નરવીર જ્ઞાતિના ઉદાહરક એવા કેસરા બાપા અને આ બસો પચાસમી જન્મ જયંતિની આ સભામાં પ્રમુખ સ્થાને ઉપસ્થિત આપણી કેન્દ્રીય સમાજના માન્ય પ્રમુખ સાબજીભાઈ સત્સંગ સમાજના પ્રમુખ શ્રી ધરમસિંહભાઈ આ મહોત્સવના કન્વીનર નરસિંહભાઈ મંચ ઉપર બિરાજમાન આપણી સમાજની જ્ઞાતિના જુદી જુદી પાંખોના અગ્રેસર ભાઈઓ મહિલા સંઘના પ્રમુખ મંત્રી હોદ્દેદારશ્રીઓ અને સામે ઉપસ્થિત પૂરા ભારતમાંથી પધારેલા જ્ઞાતિબંધુઓ માતાઓ અને બહેનો મિત્રો જો કલ્પના કરીએ ને તો આપણે ધ્રુજી જઈએ જો કેસરા બાપા એક ન હોત તો પાટીદાર સમાજ ન હોત પાટીદારમાં પાટીદાર સમાજ ન હોત જુદો જ સમાજ હોત અઢારસો બત્રીસ ના ઠરાવથી પાટીદાર સમાજ ધર્માંતર કરી રહ્યો હતો સંપૂર્ણ હિન્દુ મટવા જઈ રહ્યો હતો અને જો ધર્માંતરણ થયું હોત એ તો એની સાથે રાષ્ટ્રાંતરણ કર્યો હતો આપણી જે હિન્દુ ભારત માતા સાથેની જે લગાવ હતો એ પણ મટી ગયો હોત અને કદાચ કચ્છ પ્રદેશને જો બચાવ્યો હોય તો કેસરા બાપાએ બચાવ્યો આપણે કદાચ હિન્દુ મટી ગયા હોત તો આપણી લાગણી પાકિસ્તાન સાથે થઈ ગઈ હોત અહીંયા આપણા ગામડાઓ મુસ્લિમ બહુમતીના થઈ ગયા હોત અને એના કારણે આ રાષ્ટ્રને બહુ મોટું નુકસાન અને રાષ્ટ્રને એક મોટી ઘાતમાંથી જો બચાવ્યા હોય તો કેસરા બાપાએ બચાવ્યા કેસરા બાપાએ શું કામ નથી કર્યા જ્ઞાતિનો વિકાસ એના કારણે કેટલો થયો હરિભાઈ તમે તો સિરામિક નું કારખાનું ચલાવો છો મોરબી ની અંદર પાંચસો થી વધારે પાટીદારોના કડવા પાટીદારોના કારખાના છે અને કેસરા બાપાના સમયમાં 800 800 800 પાટીદારોના કારખાના છે કે આપણા હરિભાઈ કહે છે અને એ જ સમયની અંદર આપણે પણ એ કરવા પાટીદાર હતા વાંકાનેરથી લઈને ચોટીલા સુધીનો પટ્ટો ત્યાં પણ કરવા પાટીદારો હતા આપણે જેમ ઇમામ સાહેબ ભેટી ગયો અને આપણી જે નખો વાળવાનું કામ કર્યું અને આપણે આ કેસરા બાપા મળી ગયા એના કારણે આપણે બચી ગયા અને એના કારણે આજે શું પરિસ્થિતિ આપણી છે વાંકાનેરના એકડવા પાટીદારના આપણા જ ભાઈઓ મુસ્લિમ ધર્મમાં ગયા આજે એમની પાસે ઘોડા ગાડી ગધેડા ગાડીઓ છે એ જ કડવા પાટીદારો પાસે એક પણ સેરામિકનો કારખાનું નથી અને જેઓ હિન્દુ સનાતન ધર્મની અંદર જે એવા કડવાઈ પાટીદારો ભલે મોરબી વિસ્તારના છે આપણા અને હિન્દુ તરીકે બચ્યા છે એમના આઠસો કારખાના જે તમે વિકાસ થયો ધર્મને કારણે કેટલો વિકાસ ધર્માંતર થવાની સાથે રાષ્ટ્રાંતર થઈ ગયો હતો આપણે રાષ્ટ્રતાની આપણી વફાદારી બદલી ગયો આ પણ એક મોટું કામ કેસરા બાપાએ હિંમતપૂર્વક કરેલું તમે વિચાર તો કરો અઢારસો બત્રીસ નો ઠરાવ થાય અને ગેટરાઓ આપણા વિથળમાં બોલાવે કેસરા બાપાને જ્યારે આખો સમાજ સ્વીકારતો હોય અને એક નરવીર કેસરા બાપાને એમ કહેવામાં આવે કે તું કેસરા આ તારો ધર્મ છોડ અને પીરનો ધર્મ સ્વીકાર નહીતર તને નાત બાર કરવામાં આવશે એ નરવીરે કીધું કે મને નાત બાર મંજૂર છે અને પેલો માણસ હતો કરવા પાટીદારની નાતમાંથી નાત બાર થવા વાળો આપણે બેઠેલા છીએ બધા નાત બાર થયેલા છે આખો સમાજ બેઠો છે ને કેસરા બાપામાં જોડાતા ગયા નાનજી બાપા આવ્યા નાનજી બાપા સાથે જોડાયા ગોદાવરામજી મહારાજે આપણે આખો રાહ બતાવ્યો એના રાહે ચાલ્યા આપણે આ બધા નાતવાર થયેલા આપણી નાત નાત છે આપણી નાત તો પિરાણામાં હતી ખમાતા ગેટમાં આપણો કાકાનો ડેલો હતો આજે મને કહેવા દો આ દશામાંથી જો આપણે બચાવ્યા હોય તો આપણે આ કેસરા બાપાએ હિંમત કરી આ કેદરા બાપાના ઋણમાંથી આપણે ક્યારે પણ છૂટી ન શકીએ મિત્રો આપણો વિકાસ થયો હોય કે જે થયો એમાં કેદરા બાપા પાયામાં છે એના માર્ગે ચાલવું આપણી ફરજ છે હજી પણ કેટલોક વર્ગ એવો છે કે આપણા આ સનાતન ધર્મની રાહ ઉપર નથી આવ્યો મિત્રો આપણે ઉમિયા માતાજીની ઓળખ પણ પચોતર વર્ષ પહેલા થઈ માં દીકરો કડવા પાટીદારો એટલે ઉમિયા માતાજીના દીકરાઓ માથી ખોટા પડી ગયા હતા અમદાવાદ ની આસપાસ ગયા હતા ત્યાં વચ્ચે મેળામાં અને મેળામાં એક બાવો મળી ગયો માં એક બાજુ રહી ગયા અને બાવો એને રીતે બીજી જગ્યાએ લઈ ગયો અને પંચોતેર વર્ષ પહેલા વધવરામજી મહારાજે આપણે મોઢામાં મા ઉમિયાના બેસણા કરાવી અને આપણે મા દીકરાનું મિલન કરાવી આજે આપણે માના સંતાનો ગૌરવ ભેર કહે છે કે અમે ઉમિયા માતાજીના સંતાનો છે અને ગૌરવ ગૌરવભાઈ કડવા પાટીદારનો જ્યાં પણ આપણે આપણી બિરાદરી વસ્તીઓ ત્યાં સોમાનપૂર્વક જીવી શકીએ મિત્રો પંચોતેર વર્ષ પહેલા નહોતું તો મિત્રો આપણા ભાઈઓ જે આખો સમાજ ભટકેલો હતો કેસર બાપા એક શરૂઆત કરી હતી આખો સમાજ ભટકેલો હતો આજે નેવું ટકા પંચાયતીથી નેવું ટકા આ સાચા રાહ પર આવી ગયો હજી દસ થી પંદર ટકા નથી સમજતા ઉમિયા માતાજીની ગંગારામભાઈની આપણે સાંકળા પરિવારની વાત કરી ગંગારામભાઈને આપણે શ્રદ્ધાંજલિ આપી ગંગારામભાઈ ગંગારામભાઈને હૃદયમાં એકદમ પીડા હતી છ છ વર્ષ સુધી આ પીડાને આગળ એમાંથી કેમ સમાજને મુક્ત કરવો એના અનેક પ્રયત્નો એમણે કર્યા એક પ્રયત્નના પરિપાક રૂપે આપણી જેને કહેવાય ને સુપ્રીમ ઓથોરિટી કરવા પાટીદારોની જે સુપ્રીમ ઓથોરિટી હોય તો ઉમિયા માતાજી ઊંઝા એટલે ઊંઝાના દરબારમાં ગંગારામભાઈ આપણો પ્રશ્ન મૂક્યો હતો કે અમને આમાંથી બચાવો અમારા પ્રોબ્લેમ છે અમારા લોકો માનતા નથી અમને બધી રીતે હેરાન પરેશાન કરે છે અને તમે એને સહકાર આપો છો સાહેબ એનો આપણો કેસ આખો રજૂ કરવામાં આવ્યો આપણા અગિયાર પ્રતિનિધિઓ એમાં રજૂઆત કરી એમને સામેના લોકોને કીધું કે તમે જો કડવા પાટીદાર હો તો આવો અને તમારા અગિયાર પ્રતિનિધિઓના નામ આપો અને તમારો જે કેસ છે એ રજૂઆત થાય આપણે આખો કેસ ડિટેલમાં આખું બે એક મોટું વોલ્યુમ બનાવી અને કેસની રજૂઆત ઊંઝાની દરબારમાં કરી હતી અને ઊંઝાએ સામેથી પણ માગ્યા તમારા કોઈ પુરાવા હોય તમારા પાસે કંઈ કહેવા માંગતા હો તો તમે પણ આવો એ આવ્યા અને ડિટેલમાં અભ્યાસ કરી ઉમિયા માતાજી સંસ્થાએ પોતાનો ચુકાદો આપ્યો છે છ મુદ્દા ઉપર ખુલાસા કર્યા છે એમને બોલાવ્યા છે ચુકાદો આપ્યો ત્યારે એમના પણ ધર્મગુરુને એમને સાથે રાખ્યા હતા અને ઊંઝાના મંદિરની અંદર યજ્ઞશાળાની અંદર પ્રતિજ્ઞા લીધી હતી બધાએ કે અમે આ ઊંઝાનો ચુકાદો માનશું અને ચુકાદાના પરિપાક રૂપે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઇમામ સાહેબને છોડવા પડશે એ લોકો સ્વીકાર્યું છે અને સ્વીકારી કે એની વાત હમણાં ઉમિયા માતાજી થોડુંક સમાજમાં શું પૂરા દેશમાં થોડું વાતાવરણ આપણું હમણાં ઉમિયા માતાજી ચૂંટણી પછી બગડ્યું એ ઉમિયા માતાજી સંતાએ કેટલાક સનાતા સપ્તનના ભાઈઓને કારોબારીમાં લીધા મિત્રો માઇક ઉપર સામાન્ય સભામાં સત્પંથના પ્રમુખ એમ કે તે ઉજાનો ચુકાદાનો અમે અમલ કરશું અમે જનોઈ રાખશું અમે શિખા રાખશું અમે તમારા ભેગા ભળવા માગીએ છીએ અમને ભળાવો અમે સુધરી જશું તો સ્વાભાવિક છે કોઈને એમ ઈચ્છા એમ થાય આપની પાસે રજૂઆત કરે અને ઉમિયા માતાજી પૂજા આપણે ખાતરી આપે કે તમને એને બે ત્રણ ભાઈઓને કારોબારીમાં કંઈક સમાવેશ કરી લો તો આ ચુકાદાનું અમલીકરણ સરળતા થશે એટલે આ વાતને તે વખતના જે પંચો ગયા હતા અને એમાં અબજીભાઈ પણ હતા રામજી બાપા પણ હતા આપણા ગંગારામભાઈ પણ હતા અને રતિભાઈ હતા અમે ખૂબ ચિંતન મનન કરી એમ કર્યું કે આપણે આમંત્રિત તરીકે આપણી મૂળ કારોબારી છે એમાં એને ન લેતા આમંત્રિત તરીકે આપણે એને જરૂર પડે ત્યારે આમંત્રણ આપી શકાય એ જો અમલ કરશે તો એને કાયમી આમંત્રિત તરીકે બોલાવશું અને જો અમલ નહીં કરે તો એમને દૂર કરતા આપણે વાર નહીં લગાડીએ એ હિસાબે આપણી પાસે આવવા માંગે છે તો એને દોસ્તીનો હાથ ગમાવ્યો તો આપણી પણ ફરજ પડે છે કે આપણે પણ એનો હાથ ઝીલવો પડે અને ઝીલીને જેમ આખો સમાજ જેમ સનાતન ધર્મનો રાય આવ્યો

અને ઇમામ સાહેબ નહીં મૂકી તો તમે અમે સ્વીકારશું નહીં તો અમે કેસરા બાબા સાથે દ્રોહ કરવા બરાબર છે તમને માતાજીના પ્રમુખ તરીકે એ ખાતરી આપવા માંગુ છું કે અમે આ દ્રઢ નિર્ણય છે કે જો એ લોકો ઇમામ સાહેબ મૂકીને આવે તો આપણા છે નહીતર જ્યાં સુધી એને જે કરવું હોય એની રીતે કરે આપણે એની સાથે કઈ લેવા દેવા નથી તો બાકીના જે આપણે નેવું ટકા આપણા જે સનાતન ધર્મના છે એ એક થઈને રહેશું આપણે જ્ઞાતિ એક છે જ્ઞાતિ એને જ કહેવાય કે એક વિચારના લોકોનો સમૂહ હોય એને જ્ઞાતિ કહેવાય સનાતન ધર્મનો એક વિચાર હોય અને જેમાં હિન્દુ વિચારધારા હોય અને એનો સનાતન ધર્મ હોય બાકી બનાવટી સનાતન ધર્મ નહીં ચાલે આપણે બહુ ક્લિયર છે ઘણા લોકોને ક્યાંક એમ લાગે કે હસરાજભાઈ ફૂટી ગયા સત્પતિઓ સાથે બેસી ગયા પણ ઊંઝાની પણ મને માર્ગદર્શન હતું બીજાનું પણ માર્ગદર્શન હતું અમને સરળ કરવા માટે તમે થોડુંક એક પગલું આગળ આવો એટલે એ મુદ્દાને હિસાબે આપણે આ નિર્ણય લીધો છે નહીં માને એ લોકોની વાતમાં રહેશે તો આપણે ખપતા પણ નથી નક્કી કરેલું છે આપણે ઠરાવ કરેલા છે કે સનાતન ધર્મના લોકો એકબીજાના ધાર્મિક પ્રસંગોમાં આવું ને જવું તમે એમને બોલાવ્યા છે એમને કોણથી બોલાવ્યા ઠગી સનાતન નથી એ રીતે લક્ષ્મીના સનાતન ધર્મે સત્તા જે આપણે કેન્દ્ર સ્થાને પણ ઠરાવ કર્યો છે કે એમના ધાર્મિક પ્રસંગમાં આપણે જવું નહીં અને એને આપણા ધાર્મિક પ્રસંગમાં બોલાવવા નહીં જ્યાં સુધી સત્પથમાં હોય ત્યાં સુધી એટલે આ ગામડાએ મતમ થવું પડશે આપણે બધા મતમ થવું પડશે કાર્યકર્તાઓ મતમ થવું પડશે કાર્યકર્તા મતમ થશે તો એમને ખબર પડશે એમાં સગા એની સાથે આપણે સગાઈ કરવાની સગા સગપણ કરવાની જરૂર નથી આપણે પોતામાં કરો આપણે મોટો સમાજ છીએ જો આટલી મક્કમતા બતાવશો તો કેસરા બાપાને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે બાકી આપણે વાતો કરવાથી કાંઈ નહીં વળે મારો ફરીથી આપને નિવેદન છે કે આપણે સનાતન ધર્મના ભાઈઓ મક્કમ થઈને આપણા જે નિયમો છે સંતાના કે સમાજના એને મક્કમતાથી પાળીએ અને જે આપણા વડીલોએ પૂર્વમાં અને પીડાઓ બેઠી છે કેસરા બાપા નાત વાત કરે એટલા માણસ સાથે શું દશા છે નાનજી બાપાની શું પરિસ્થિતિ થઈ હશે ઓધાવરાજી મહારાજને ઘોડાના હાર પહેરાવ્યા જેથલ ગામ બે દિવસ સુધી આપણું અગ્નિ સંસ્કાર કરવાની વાત હતા બે કે ત્રણ દિવસ સુધી આપણે શું કહે આપણું શરીર એમને રહી જતું હોય એની અગ્નિ સંસ્કાર ન થઈ શકતો અને ગામમાં લાશ રહી જતી હોય આ દશા કરી હતી તો આપણે સમજવું પડશે ઓળખવું પડશે એના ધાર્મિક કાર્યક્રમમાં આપણે ન જવાય આટલી મક્કમતા બતાવવી પડશે તો જ આપણા કેસરા બાપા હોય કે આપણા જે વડીલો કરી ગયા છે સાચી ગરબી નાના અધૂરા કામ પૂરા કરે છે આપણે લાગશે મિત્રો ક્યાંક કડક વાત કહેવાઈ ગઈ સાચું બોલાઈ ગયું હોય કોઈને માથો લાગવો તો શર્મા કારણ કે ઉમિયા માતાજીના પ્રમુખ તરીકે બેઠો છું ઉમિયા માતાજીની સ્થાપના માત્ર ને માત્ર સનાતન ધર્મના રસ્તે લઈ જવા માટે કિરાના છોડાવવા માટે થઈ છે એ મિશનને આગળ લઈ જવું મારી જવાબદારી છે મિશનના ભાગરૂપે આને આપને સંદેશો આપ્યો ફરીથી આપ સર્વે મને બોલાવી એ માનસોરામ કર્યો બોલવાનો તક આપી એ માટે ખૂબ ખૂબ આભાર ઉમિયા માતકી સનાતન